ભગવદ્ ગીતામાં આપણે અમૃત તરંગીણી ટીકા જોઈ રહ્યા હતા બે અધ્યાય સુધી નું નિરૂપણ આપણે જોયું હવે તૃતીય અધ્યાય એનો કર્મયોગ નામ છે આપણે આના પહેલા એ વાતને જોઈ હતી કે ભગવદ્ ગીતાના જે અધ્યાયોના નામો છે એ નામો કોણે આપ્યા છે એ એક બહુ મોટી મિસ્ટ્રી છે પણ એ નામો બહુ પ્રાચીન સમયથી પ્રચલનમાં છે અને પ્રાચીનમાં પ્રાચીન જે ગીતાના વ્યાખ્યાકારો છે એ લોકોએ પણ એ નામની સાથે બહુ છેડછાડ નથી કરી મૂળ મહાભારતમાં હજી એ ચેક કરવું રહ્યું કે પ્રાચીન હસ્તલિખિત મહાભારતની જે હસ્તકૃતો છે એમાં વેદવ્યાસજી કે તે કાલના જે પણ સંકલન છે એ લોકોએ આ નામ સાથે ઇતિશ્રી અધ્યાયોની આપી છે કે કેમ આ સંશોધનનો વિષય છે પણ જે પરંપરાથી એ નામ ચાલી આવી રહ્યા છે એની સાથે જ આપણે અહીંયા અધ્યાયોના નામો લખ્યા છે વ્યાખ્યાકારે જે ઇતિશ્રી આ ગ્રંથની ટીકાના અંતમાં કરી છે એમાં આ રીતે નામો આપેલા નથી એ કેવલ સ્પષ્ટતા ખાતર હવે અમૃતરણીકાર તૃતીય અધ્યાયનો ઉપક્રમ કરતા પૂર્વના અધ્યાય સાથેની આ અધ્યાયની સંગતિ પહેલા બતાવી રહ્યા છે યોગ સાંખ્ય બ્રહ્મભાવ કર્માદ્યા મિશ્રવાક્યત સસંશયો બ્રવીત કૃષ્ણમ ભક્તિ પ્રાપ્તિચ્છુર અર્જુન અર્જુન ભક્તિની પ્રાપ્તિની ઈચ્છા વાળો છે આ વાત આપણને ગીતાના અંદર થયેલા પ્રશ્નોત્તર કે ભગવાને આપેલા સમાધાનથી જે જે રીતે સમજાય છે તે જ રીતે આપણો જે સાંપ્રદાયિક દૃષ્ટિકોણ છે એનાથી વધારે ફોર્સફુલી આપણે સમજી શકીએ છીએ ખાસ કરીને ન્યાસાદેશ ગીતા તાત્પર્ય આદિ જે આપણે ત્યાંના ગ્રંથો છે શ્રી ગુસાઈજી દ્વારા વિરચિત એમાં એ વાતને ખાસ ભારપૂર્વક કહેવામાં આવી છે કે મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ તરીકે અર્જુનનું વર્ણન થયેલું છે અને અર્જુનને જે રીતે સર્વધર્મ ત્યાગનો ઉપદેશ કરી અને પોતાના શરણે પ્રભુ લઈ રહ્યા છે એમાં એનો જે મુખ્ય અધિકાર છે એ અધિકારની દૃષ્ટિથી અર્જુન વસ્તુતઃ ભક્ત હૃદય છે એટલે પ્રકટ રૂપથી અર્જુનના મુખથી જે પણ પ્રશ્નો કે જે અભિપ્રાયો પ્રકટ થઈ રહ્યા હોય પરંતુ એના પાછળ ગુઢ આશય એના ભક્તિનો રહેલો છે અને એ જ કારણે ન્યાસાદેશ ગ્રંથનો જેમણે પાઠ કર્યો હોય કે સ્વાધ્યાય કર્યો હોય એમને એ વાતનો ખ્યાલ હશે કે સર્વધર્માન પરિત્યજ્ય એમાં સર્વધર્મનો ત્યાગ કરીને તું મારા શરણે આવો એમાં સર્વધર્મનો શું અર્થ લેવો એ સંબંધમાં એક પ્રસિદ્ધ માન્યતાઓ સર્વધર્મ શબ્દથી શું લેવો એનો બહુ વિસ્તારથી શ્રી ગુસાઈજીએ ઉલ્લેખ કર્યા પછી પુરસ્ફૂર્તિકોયમ અર્થ વસ્તુ અન્યત્રૈવ તાત્પર્યમ એમ કરી અને આખા વિષયને એવો વળાંક આપ્યો છે કે અત્યાર સુધી મેં જે કંઈ પણ કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય એમાં આ ધર્મ છોડો આ ધર્મ છોડો અને મારા શરણે આવો પણ એ બધું તો ઉપર છેલ્લી વાતો છે મુખ્યતઃ તો અર્જુનનો આ સંબંધમાં કંઈક જુદો જ અભિપ્રાય છે એમ કહી અને શ્રી ગુસાઈજી આખી વાતને વાળી લીધી છે અને તે પછી જે નિરૂપણ શ્રી ગુસાઈજીએ કર્યું છે એને જોતા ઘણા લોકોને એવો આંચકો લાગી શકે કે આ કેવી વાત પરંતુ અગર અર્જુનની જે પાત્રતા છે કે અર્જુનનો જે અધિકાર છે અત્યારે મને ડિસ્ટર્બન્સ આવતો હતો એટલે મેં આ એરટેલના ફોનને અહીંયાથી મ્યુટ કર્યું છે એટલે મને એમ લાગે છે કે સ્ટાર સિક્સ ત્યાંથી નહીં કર્યું હોય અને હજી એ હોસ્ટના કોડથી જોડાયેલા છે આપણે નક્કી કર્યું છે કે હવેથી હોસ્ટના કોડથી કોઈએ નથી જોડાવાનું એમને હવે જે બે નંબર આપેલા છે એનાથી જોડાવાનું છે જીજે હલો જેજે હા બોલો જેજે ભરૂચથી બોલું જેજે આપનો અવાજ છે ને નાનો મોટો થાય છે એટલે મારા ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ હશે કે બધાને જ એવું સંભળે છે સ્થિર નથી આપનો અવાજ એ તો બીજા કોઈ કહે ત્યારે જ ખબર પડે થી જણાવો તમે કે તમને કેવું સંભળાય છે એકદમ ક્લિયર બોલો બિલકુલ કોઈ જ ડિસ્ટર્બન્સ નથી આવતું જે એકદમ ક્લિયર સંભળાય છે અચ્છા તો તમારે ત્યાં ફોનના ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈક હોઈ શકે પ્રીતિબેનને કહું છું ચેક કરી લેજો હા જોઈજે હા હા હું જોઈ લઈશ જજે હા અથવા તો નેટના કનેક્શનમાં તમે અત્યારે એપથી જોડાયા છો ને સારું ચલો તો શું ગુસાઈજીએ જે રીતે ન્યાસા દેશમાં નિરૂપણ કર્યું છે એમાં અર્જુનના ભક્ત હૃદયનો વિચાર કરી અને એનો જે પુષ્ટિ સંબંધ છે એને લક્ષ્યમાં રાખી અને વસ્તુતઃ અર્જુનનું શું તાત્પર્ય છે અને એના દૃષ્ટિથી ભગવાન એને કયા ધર્મનો ત્યાગ સૂચિત કરી રહ્યા છે અને શરણાગતિ પણ કયા પ્રકારની પ્રભુને અભિલષિત છે એ નિરૂપણ ત્યાં ન્યાસાદેશમાં કર્યું છે એટલે આ અમૃત તરંગીણી ટીકા છે એને પણ જ્યારે આપણે જોઈએ તો એમાં પણ ટીકાકારે આ બંને જે સરણી છે શ્રી ગુસાઈજીએ બતાવેલી ન્યાસાદેશમાં એ બંને સરણીને અનુસરીને વ્યાખ્યાન કર્યું છે એક તો પુરસ્ફૂર્તિક પુરસ્ફૂર્તિકનો મતલબ જે ચીલા ચાલુ કે ઉપર છેલ્લી રીતે જે શબ્દનો જે અર્થ થતો હોય પ્રચલિત રીતે એક એ પ્રણાલીથી અને બીજી પ્રણાલી એના અંદર અગર આપણે અર્જુનના મનોભાવ છે અથવા એનું જે વરણ છે એને આપણે લક્ષ્યમાં લઈ અને એ સંવાદનો વિચાર કરીએ કે પ્રશ્નોનો ગુડાશયનો વિચાર કરીએ તો એનો શું અર્થ હોઈ શકે એમ બંને રીતે નિરૂપણ આ થ્રુઆઉટ અમૃત તરંગીણીમાં આપણને જોવા મળે છે કેટલીક વખતે આપણને એવું પણ લાગે કે આ થોડું વધારે પડતું ભક્તિપરક આ વાતને લઈ જવામાં આવી રહી છે પરંતુ જો અર્જુનના એની પાત્રતાનો વિચાર કરવામાં આવે અને એના વર્ણના વિષયમાં આપણા મનમાં જો બહુ સ્પષ્ટતા હોય એટલે કોઈ ભ્રાંતિ ન હોય તો પછી વ્યાખ્યાકારે જે અર્થ કરેલો છે એ અર્થ એટલો અતિશયોક્તિપૂર્ણ આપણને ન લાગે પણ ભગવદ્ ગીતા એક એવું શાસ્ત્ર છે કે પુષ્ટિમાર્ગના આપણે સંસર્ગમાં આવીએ અને પુષ્ટિમાર્ગી દૃષ્ટિકોણથી એને સમજવાનો પ્રયાસ કરીએ તેના પહેલા એની જે પ્રચલિત વ્યાખ્યાનો છે એના સંપર્કમાં આપણે આવી ચૂક્યા હોઈએ છીએ એને કારણે આપણું મન એ બધી વ્યાખ્યાઓ અને એ અર્થોથી એવું પૂર્વગ્રહવાળું થઈ ગયું હોય કે એ અર્થ બેસી ગયા પછી આ અર્થ છે એને બેસાડવું થોડો આપણને મુશ્કેલ લાગે તો એ સંભવ છે એના માટે થોડી મશક્કત કરી અને જે આપણા પૂર્વાચાર્યોએ જે નિર્ધારણ કર્યું છે એના તરફ આપણે જો ધ્યાન આપીએ તો આ વ્યાખ્યાન એટલું બધું આપણને દુર્બોધ નહીં લાગે એટલે તૃતીયાધ્યાયના ઉપક્રમમાં જ વ્યાખ્યાકાર આજ્ઞા કરી રહ્યા છે કે અર્જુન છે એ ભક્તિની પ્રાપ્તિની ઈચ્છા વાળો છે અને એને ઘણા બધા સંશયો સાથે અનેક પ્રશ્નો ભગવાનને કર્યા અને એ પ્રશ્નો કે સંશયોના સમાધાનના રૂપમાં ભગવાને યોગનો સાંખ્યનો બ્રહ્મભાવ કર્મ આ બધા વિષયોનો મિશ્રિત રૂપથી ઉપદેશ કે સમાધાન આપવાનો પ્રયાસ કર્યો એ આ પૂર્વ અધ્યાયના સંબંધમાં આ નિરૂપણ થયું તો એવમ પૂર્વાધ્યાયે ભગવતા બુદ્ધિયોગસ્ય કર્મણઃ ઉત્તમત્વમ ઉત્તમ એથી કર્મોપદેશઃ કિમાશયઃ પૂર્વાધ્યાયમાં ભગવાને કર્મના કરતા બુદ્ધિયોગને ઉત્તમ કહ્યું તો પછી કર્મનો ઉપદેશ હવે અહીંયા શા માટે કરવામાં આવી રહ્યો છે અર્થાત પૂર્વાધ્યાયના સમાપનમાં જ અર્જુનના મનમાં એ જાતના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા હશે એને લક્ષ્યમાં લઈને હવે આગળ એ પોતે અર્જુને પ્રશ્ન કર્યા જેમ આગળ જરાક નજર કરશો તમને તો એ વાતમાં ખ્યાલ આવશે કે एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेपि બ્રહ્મનિર્વાણ મૃચ્છતિ હવે આ જે બ્રાહ્મી સ્થિતિ છે એ તો કોઈ કર્મનું ફલ ન હોઈ શકે બ્રાહ્મી સ્થિતિ છે એ તો બ્રહ્મજ્ઞાન પૂર્વક જે સાધના બતાવવામાં આવી છે તે કરતા પ્રાપ્ત થતું ફલ છે તો ત્યાં બુદ્ધિયોગને ઉત્તમ કયો અને સાથે સાથે એ બધા વાતની સમજાવટ કરવા પાછળનો ભગવાનનો હેતુ એ છે કે અર્જુનને સમજાવવું કે તું યુદ્ધમાં થી વિરત ન થા તું યુદ્ધમાં જોડાયેલો રહે તો જ્યારે કર્મ કરતા આ બુદ્ધિયોગ ઉત્તમ છે તો પછી હવે મને શા માટે આ યુદ્ધરૂપ કર્મની અંદર પ્રવૃત્ત થવાનો આપ ઉપદેશ કરી રહ્યા છો નીતિ સંશય આવિષ્ટો અર્જુન ઉવાચ આવા સંશયમાં વાળો થઈને અર્જુન છે અહીંયા બોલી રહ્યા છે જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિંગ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ હે જનાર્દન આપની દ્રષ્ટિમાં કર્મ ના કરતા જો બુદ્ધિ ઉત્તમ હોય તો પછી આવા ઘોર કર્મની અંદર આપ મને શા માટે જોડી રહ્યા છો આમ અર્જુન પૂછી રહ્યા છે ઘોર કર્મ એટલે આ યુદ્ધ કર્મ જેમાં સર્વ વિનાશ છે એટલે આ પ્રશ્ન ફરીથી ઉપક્રમ છે પૂર્વાધ્યાયમાં એ વાત સમજાવવામાં આવી કે ભાઈ આવી સ્થિતિ તારી હશે તો તને કંઈ બંધન કરતા નહીં રહી જાય એટલે તું યુદ્ધ કર તો કર્મની તુલનામાં અગર બુદ્ધિ જાયસી એટલે શ્રેષ્ઠ હોય તો પછી કર્મ શા માટે કરવું હવે વ્યાખ્યા જોઈ લો હે જનાર્દન જે સંબોધન છે એનો અર્થ કહી રહ્યા છે કે સર્વ અવિદ્યાનાશક જન એટલે મનુષ્ય અર્ધન એટલે નાશ એટલે મનુષ્યની અવિદ્યા દોષ પાપ પ્રતિબંધ ઇત્યાદિનો જે નાશ કરનારા છે તે જનાર્દન છે તો હે સર્વ અવિદ્યાના નાશ કરનારા પ્રભુ તે એટલે તમારી કર્મણ સકાશાદ બુદ્ધિ ચેત જાયસી શ્રેષ્ઠા મતા કર્મની તુલનામાં બુદ્ધિ જો જાયસી છે શ્રેષ્ઠ છે તદા મામ ઘોરે અકારણે પ્રત્યવાયે કિંચિદપી કર્મલોપાદિ વિફલે કર્મણી કિમિતિ નિયોજયસી પ્રવર્તયસી તો આવા ઘોર કર્મમાં મને શા માટે આપ યોજી રહ્યા છો પ્રવૃત્ત કરી રહ્યા છો કર્મના સંબંધમાં સ્પષ્ટતા કરી રહ્યા છે ઘોર કર્મ છે ભગવાન જ્યારે નિયોજન કરી રહ્યા છે નિયોજનનું તાત્પર્ય એ છે કે અર્જુન એ કર્મથી બચવાનો પ્રયાસ પ્રયાસ કરી રહ્યા છે ભગવાન એમને પકડીને એમાં જોડી રહ્યા છે જોડી રહ્યા છે એટલા માટે એ કર્મ એવું છે કે જો ન કરે તો પ્રત્યવાય થાય દોષ થાય અને કિંચિદપી કર્મલોપાદિ વિફલે એટલે થોડું ઘણું પણ કોઈ એ કર્મનો લોભ થઈ જાય તો એ વિફલ થઈ જાય એવો કર્મનો સ્વભાવ છે ન કરો તો દોષ થાય અને કયું છે એમાંથી ઓગણીસ કરો તમે ઓછું કરો તો એ સંપૂર્ણ કર્મ વિફલ થઈ જાય એવા કર્મની અંદર તમે મને કેમ જોડી રહ્યા છો બીજું સંબોધન અહીંયા કેશવ પણ ભગવાનનું છે તો એનો અર્થ સમજાવી રહ્યા છે કે કેશવ એથી સંબોધને ન કેશવ એ સંબોધનથી ગુણ વ્યાપ્તયોરપી મોક્ષદાતૃત્વાત જે દુષ્ટ ગુણોથી વ્યાપ્ત છે એવાને પણ જે મોક્ષ આપી શકે છે કેશી નામનો દૈત્ય હતો એનો ભગવાને વધ કર્યો એટલે ભગવાનનું નામ કેશવ થયું તો ભગવાને સ્વહસ્તથી એનો વધ કર્યો એટલે એનો પણ ઉદ્ધાર થઈ ગયો મોક્ષ થઈ ગયો તો આપ તો એવા છો કે જેમાં અનેક દોષો હોય તેમ છતાં પણ આપ એને મોક્ષ આપી દો છો તથા કર્મ આપી ચેદ મોક્ષમ દાતુમ ઈચ્છસી તદા કર્તવ્યમેવ એવી રીતે જો આપ મને એમ સમજી રહ્યા છો કેશવ હોવાને કારણે કે આવું ઘોર કર્મ છે એ કરવાથી મારા અંદર જે કંઈ પણ દોષ આવશે એ દોષ આવવા છતાં પણ આપ મને મોક્ષ આપવા ઈચ્છી રહ્યા છો એટલે અત્યારે હું એ દોષોથી મુક્ત છું પણ આ કર્મો કરીશ ઘોર કર્મ યુદ્ધ રૂપ તો મને કંઈ દોષ લાગશે તો એ દોષવાળો થઈ ગયા પછી આપ મને આપની મહતી કૃપાથી મારો ઉદ્ધાર કરશો એવું જો આપ ઈચ્છી રહ્યા છો તો ઠીક છે નમસ્કાર તો પછી મારે આ કરવું જ પડશે એવો આ સંબોધન દ્વારા અર્જુને પોતાના મનોભાવને પ્રકટ કર્યો આગળ કહી રહ્યા છે કિંચ અને સ્પષ્ટતયા બોધાભાવાદ મેં બુદ્ધિ મોહમ અવાપનોતી યથા અહમ ત્વામ પ્રાપ્નોમી તથા સ્પષ્ટમ मे ज्ञापय આગળ જે પણ ભગવાને નિરૂપણ કર્યું એ નિરૂપણ મિશ્રિત રૂપથી કર્યું હવે ભગવાન તો ઠીક છે ભગવાન નિરૂપણ કરે છે આપણે આપણા બુદ્ધિ દોષને કારણે જે કહ્યું છે એના આશયને તાત્પર્યને સમજી નથી શકતા પણ શ્રોતાને જેવી અનુભૂતિ થઈ રહી છે તે એ રીતે પોતાની પાત્રતા અનુસાર કે ગ્રહણ શક્તિ છે તે અનુસાર એ જે સમજે છે નથી સમજતો એ સંબંધમાં એ પ્રશ્ન કરે છે એટલે અર્જુન કહી રહ્યા છે કે ભાઈ બહુ સ્પષ્ટ રૂપથી હું સમજી નહીં શક્યો એટલે મારી બુદ્ધિ મોહિત થયેલી છે અને વસ્તુતા મારી અભિલાષા તો આપની પ્રાપ્તિની છે એટલે ભગવત પ્રાપ્તિની છે તો એ ભગવત પ્રાપ્તિનો ઉપાય જે રીતે મને પ્રાપ્ત થઈ શકે એવી રીતે આપ મને બહુ ચોખ્ખી ચોખ્ખું સમજાવો એ વાત હવે અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે વ્યામિશ્રેણે વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મેં तदेकं वद निश्चित्य येन श्रेयोहमात्मयाम् વ્યામિશ્ર જેવા વચનોથી એટલે ભેળસેડિયા કે કન્ફ્યુઝિંગ એવા વાક્યોથી મારી બુદ્ધિ મોહિત જેવી થઈ ગઈ છે એટલે કોઈ એક વાતને નિશ્ચિત કરી અને આપ મને કહો જેનાથી મારું શ્રેય થાય મને શ્રેયની પ્રાપ્તિ થાય વ્યામિશ્ર એટલે વ્યામિશ્રિત વાક્ય કેવા છે એ કહી રહ્યા છે કે વ્યામિશ્રેણેવ વાક્યના ક્વચિત કર્મ પ્રશંસસી ક્વચિત જ્ઞાનમ ક્યારેક તો આપ કર્મની પ્રશંસા કરી રહ્યા છો ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છો તો એવું સાંભળે છે એના મનમાં તો સંદેહ થશે જ તો ઇત્યાદિ રૂપ સંદેહોત્પાદકેન વાક્યના આવા સંદેહ પેદા થાય તે પ્રકારના વાક્યોથી મેં બુદ્ધિ મોહયસી ઇવ મારી બુદ્ધિ મોહ પામતી હોય એવું જણાય છે મોહ જે છે એ ન તો પૂર્ણ અજ્ઞાન છે ન પૂર્ણ અજ્ઞાન છે એના વચ્ચેની અવસ્થા છે એટલે થોડું સમજાય છે થોડું નથી સમજાતું તેને કારણે જે જાતનો વિભ્રમ થાય છે એ જે અવસ્થા છે એ મોહ છે એટલે કહી રહ્યા છે કે ભગવદ વાક્યંતુ વ્યામિશ્રમ ન भवति પરંતુ जीवैः ન बुध्यते इति इव इत्यनेन ज्ञापितम् અહીંયા વ્યામિશ્રેણ ઇવ એમાં જે ઇવકાર છે એટલે ઇવનો એટલે જેવા વ્યામિશ્ર જણાતા તો એમાં ઇવ પદનો પ્રયોગ શા માટે કર્યો તો એ કહી રહ્યા છે કે ભગવાનના જે વાક્યો છે એ તો આવા મિશ્રિત પ્રકારના કે કન્ફ્યુઝિંગ હોઈ ન શકે પરંતુ જીવ એને સ્પષ્ટ સ્પષ્ટ સમજી નથી શકતો એ કારણે અર્જુન પૃષ્ઠમાં આ વિવેક બતાવી રહ્યા છે અને એ વિવેકનું પ્રદર્શન અહીંયા ઈવ પદના પ્રયોગથી કર્યું મોહયસી ઇત્યત્રાપી इव इति पदेन भगवत्सन्निधौ મોહો અનુચિત इति હવે ભગવાને ઉત્તર આપ્યો તેમ છતાં પણ ન સમજાયું તો આ તો કેવી સ્થિતિ થઈ ગણાય એટલે પ્રભુના સન્નિધાનમાં પણ મોહ અગર મનુષ્યનો નિવૃત્ત ન થાય તો તે બહુ અયુક્તિવાદ ગણાય એવું થવું જ ન જોઈએ પણ થઈ રહ્યું છે એટલે કેવું પણ પડે અને બહુ અનાદર થાય એવું પણ આપણે ન કહી શકીએ એટલે અહીંયા પણ પાછો ઇવકારનો પ્રયોગ કર્યો છે કે મોહયસી ઇવ એટલે મારી બુદ્ધિને મોહ જેવું થતું હોય એવું જણાય છે એમ કહીને એને થોડું માઇલ્ડ કરી દીધું છે કેમ કે ભગવત સન્નિધો મોહો અનુચિત પ્રભુના સન્મુખ તો મોહ થવું યોગ્ય નથી એટલે અહીંયા એવું પદ કહ્યું તસ્માત કારણાત યથા મમ બુદ્ધિ મમ બુદ્ધિ મોહો અપગચ્છતિ તથા એકમ શ્રેયો શ્રેયોરૂપમ કલ્યાણરૂપમ ભક્તિ પ્રતિપાદકમ વાકમ વાક્યમ નિશ્ચિત્ય એટલે ભલે જેવો તો જેવો સહી પણ મોહ તો થયો તો એવો મોહ હવે મારો ન રહી જાય દૂર થઈ જાય તે પ્રકારે શ્રેયરૂપ એટલે કલ્યાણરૂપ અર્થાત ભક્તિનું પ્રતિપાદક હોય એવું એક નિશ્ચય કરીને આપ મને કહો મય દાનેચ્છામ કૃત્વા કેમ કે હું ભક્ત છું તો મને ભક્તિનું દાન આપનાથી પ્રાપ્ત થવું જોઈએ તો એવી ઈચ્છાથી આપ મને જણાવો જેને અહમ ત્વામ આપનું યામ જેથી હું આપને પ્રાપ્ત કરી શકું પૂર્વોક્ત વ્યામિશ્ર વાક્ય મધ્યે નૈકસ્યાપી શ્રેયો શ્રેયોરૂપત્વ મોહકત્વા આ પહેલા બીજા અધ્યાયમાં ઘણા બધા આપે ઉપદેશ વચનો કહ્યા પણ એ બધા એકબીજાની અંદર મિશ્રિત પ્રકારના હતા એટલે ખરેખર એ પૂરું વાક્ય છે એનાથી કોઈ પણ એક નિશ્ચિત રૂપથી શ્રેય પ્રાપ્ત થાય એવું એમાં જણાતું ન હતું કેમ કે મોહક હતા અને વસ્તુત સર્વથા ભગવત પ્રાપક શ્રેયો રૂપત્વ ભક્તિ ભક્તિરેવ ખરેખરું જે શ્રેય છે તેનાથી જેમાં ભગવત પ્રાપ્તિ થાય એ તો શ્રેય કેવલ ભક્તિથી જ સંભવ છે એવી વાત તો ક્યાંય તમે આગળ મને સમજાવી નથી એટલે જેમાં મારું ખરેખરું શ્રેય રહેલું હોય એવું ભક્તિનો ઉપદેશ આપ મને કરો હવે આ જે શ્રેય છે એ ખરેખર ભક્તિમાં જ છે ભક્તનું શ્રેય અન્યમાં નથી એમાં અહીંયા વ્યાખ્યાકાર પ્રમાણ આપી રહ્યા છે કાતૈવ શ્રી ભાગવતે ભાગવતમાં અધિકારાનુસાર શ્રેયનું નિરૂપણ જ્યાં કરવામાં આવ્યું છે એ કરતા ભાગવત એમ કે છે કે તસ્માત મદભક્તિયુક્તસ્ય योगिनो વૈ मदात्मनः न જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયશ્રયો ભવેદિહ એવું ભાગવતમાં કહ્યું છે એટલે મદભક્તિયુક્ત યોગિન એટલે જે ભક્તિ યોગી છે એને જ્ઞાન અને વૈરાગ્ય પ્રાય શ્રેયરૂપ થતું નથી એમ શ્રીમદ ભાગવતમાં ભગવાને જ કહ્યું છે તસ્માત મદભક્તિયુક્ત યોગીનો વૈ મદાત્મન ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદી આ nine four two five seven three સિક્સ થ્રી વન સેવન આ કોણ નંબર છે જય જય ધનરાજ खुश अच्छा खुश हो हेलो हाँ अभी भगवत गीता का चल रहा है अभी म्यूट कर दो फोन अपना हाँ जी जी નિત્યંતમ સર્વેશામના શ્રેયો રૂપત્વ મુક્તમ અહીંયા આ જ્ઞાન અને વૈરાગ્ય એ બધાને શ્રેયરૂપ હોય એવું ત્યાં નથી જણાવ્યું એટલે જે પણ શ્રેયની પ્રાપ્તિના ઉપાયો છે એ જેના માટે શ્રેયરૂપ છે તેના માટે જ હોય છે બધા માટે બધા ઉપાયો છે એ શ્રેયરૂપ નથી હોતા જેમ યોગી ભક્ત છે એના માટે જ્ઞાન વૈરાગ્ય છે એની ઉપાદેયતા ભગવાને નથી ગણાવી પુષ્ટિ પ્રવાહમાં રહેતા ભેદમાં અને જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ આ વાત ઉપર શ્રી મહાપ્રભુજી આપણું ધ્યાન ખેંચ્યું છે કે પંચપર્વા વિદ્યાને દૂર કરવા માટેના જે પંચપર્વા વિદ્યારૂપ ઉપાયો છે એ ઉપાયો મર્યાદા માર્ગીય ફલની પ્રાપ્તિ માટે તો વૈરાગ્ય સાંખ્યોગ તપો યોગ ભક્તિ વગેરે છે એ સામાન્ય રીતે જે અર્થમાં વપરાય છે તે અર્થમાં ઉપાયરૂપ હોઈ શકે છે પરંતુ ભક્તના માટે એના એ જ રૂપમાં એમની ઉપાયરૂપતા નથી એમ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે એટલે આ પંચપર્વા વિદ્યા આપણે ત્યાં પણ હોય જરૂર છે પરંતુ એનો સંદર્ભ અને એનો અર્થ છે એ ભક્તિ માર્ગના અનુસાર થોડો આપકી કોલ હોલ્ડ આ રહ્યા લાગે એટલે અહીંયા અર્જુન વિનવી રહ્યા છે કે અતઃ પૂર્વોક્ત મધ્યે એકમ નિશ્ચિત્ય વદ પહેલા કહેલા જે ભિન્ન ભિન્ન ઉપાયો છે એ બધામાંથી કોઈ એક નક્કી કરી અને આપ મને જણાવો એથી વ્યાખ્યાનમ ન સાધવું તો આ રીતે અહીંયા અર્જુન પોતાના મનોભાવને પ્રકટ કરી રહ્યા છે હવે સમય થયો છે આપણે કાલે આગળ સમાધાનનો વિચાર કરીશું ભગવાનના વચનો કંઈ આ સંબંધમાં પ્રશ્ન વગેરે હોય એ પણ કાલે જ જોઈ લઈશું બસ આપણે દરેક વખતે રેકોર્ડિંગને બંધ કરવા માટે એના ટ્રેક જુદા પડી જાય એટલા માટે મીટિંગને સ્ટોપ કરીએ છીએ અને ફરીથી આપણે એને જોડીએ છીએ એટલે અત્યારે હું મીટિંગ સ્ટોપ કરી રહ્યો છું બધા જેમને પણ આગળ જોડાવાનું હોય ફરીથી જોડાય